ભગવાન નો શું સંબંધ છે શું સંબંધ આપડા જેવા દેવો દેવો કરતા બેંક માં ક્રેડિટ વધારે હોય એટલે ક્રેડિટ ભોગવા ગયા છે અહીં ક્રેડિટ વધારે વધુ થઈ જાય તો ક્રેડિટ ભોગવા જાય ડેબિટ વધારે ભોગવા થઈ જાય તો અંદર ગતિમાં જાય ઓછી ડેબિટ થાય તો જાનવરમાં જાય અને ક્રેડિટ ડેબિટ એ દેવો આપણને કઈ રીતે કામમાં આવે છે એ દેવો આપણને કઈ રીતે કામમાં આવે છે કોઈ કામમાં ના આપણને કોઈ આપણા કામમાં ના આવે એક દેવો છે એવા દેવો છે જે રીતે તમને આ કામમાં આવે અને નુકસાન નહીં કરે તમને જો સારો સંબંધ હોય તમે ફાયદો કરે અને ખરાબ સંબંધ હોય નુકસાન કરે એવા દેવો છે પણ બધા દેવો અમુક જ દેવો એવા શું કરું દેવો એક પ્રકારના પ્રેત જ થયા ને આવી સાથે દેવો એક પ્રકારના પ્રેત જ થયા ને આવી સાથે દેવો એક પ્રકારના પ્રેત પ્રેત જ કલ્પના સંકલ્પ કરતાની સાથે ગાયપાસ્કર તો શું છે પણ એ આખું જેટલું કમ્પાઉન્ડ છે ને એ બધો એવડો મોટો રાજમહેલ કરવો હોય તો સંકલ્પ કરતાની સાથે તૈયાર થઈ જાય જેને કોઈ મહેનત જ સંકલ્પ એટલે જ મહેનત અને આપડે તો મહેનત કરી કરી મળી જાય તો રાજમંત્ર ચાર લોક ચાર ગતિ બધી ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે અનાદિ અનંત કોઈ હોય નહીં અનાદિ અનંત પોતે આત્મા રૂપે છે એટલે તત્વ રૂપે અનાદિ અનંત છે અને અવસ્થા રૂપે સાદી શાંત છે વૈષ્ણવ કે છે કે કૃષ્ણ એ જ પુરુષોત્તમ છે એ જ પરમ તત્વ છે શિવના અનુયાયીઓ શિવને સ્થાન આપે છે અને છતાં કેટલીક વાર એવું અન્ય ધર્મોમાં એવું જોવામાં આવે છે કે શિવ અને કૃષ્ણ બંનેનું અસ્તિત્વ સ્વીકારે છતાંય અથવા વિષ્ણુનું અસ્તિત્વ સ્વીકારે છતાંય એક એમના હાથે બીજો ઉપર છે કારણ કે શૈવો કે છે કે શિવ એ છે અને વિષ્ણુ એમના હાથ નીચે છે વૈષ્ણવ કે છે કે વિષ્ણુ તથા કૃષ્ણ પરતત્વ છે અને શિવ ના જાદવની પુરાણમાં બધી કથાઓ પણ આવે છે આવી હા આ શિવ કોણ ને વિષ્ણુ કોણ બરોબર આપણા હિન્દુ ધર્મમાં શિવ કૃષ્ણ વિષ્ણુ આ બધા દેવોને માન્ય કર્યા છે તો એમાં ભગવાન પરમ પુરુષોત્તમ તરીકે માન્ય કર્યા છે હવે એમાં કૃષ્ણ ભક્તો એમ કે કૃષ્ણ ભગવાન સર્વોપરી છે ને એમના નીચે શિવ અને વૈષ્ણુ વિષ્ણુ ભગવાન છે શિવ પંથવાળા એવું કે અમારા શિવ સર્વોપરી છે ને આ બધા એમના નીચે છે તો કે છે કે આ સાચું શું એમાં શિવ ભગવાન આ બધા બેઠા ઘણા ઘણા હોય ને તમારા દાદા ભગવાન જેવા કોઈ ભગવાન થયા ને એવું કે એટલે એના ભક્તો હંમેશા વખાડે બાકી કોઈ બીજો કોઈ વખાડે નહીં શિવ ને કૃષ્ણ બંને અસ્તિત્વ છે શિવ અને કૃષ્ણ નું બંને નું અસ્તિત્વ છે શિવ અને કૃષ્ણ કૃષ્ણ નું અસ્તિત્વ છે શિવ શિવ જે જે કોઈ કલ્યાણ સ્વરૂપ થઈ જાય અને અવતાર જે કઈ બાકી હોય ને તે ક્રોધી હોય એ ચીવી ગણાય શું કહ્યું બીજું કોઈ દસ ના હોય તે ક્રોધી હોય ગોળા હોય આ વિષ્ણુ શંકર શિવ કૃષ્ણ એ બધા સ્વરૂપ વિશે શિવ વસ્તુ જુદી છે અને વિષ્ણુ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એ વસ્તુ જુદી છે બ્રહ્મા વિષ્ણુ મહેશ એ ત્રણ ગુણો નું નામ છે શું છે તત્વ બ્રહ્મા એટલે સત્વ ગુણ નો અધિષ્ઠાતા રજ વિષ્ણુ ભગવાન તમો ગુણ મહેશ એ કોઈ છે નહીં એ તો આ રૂપકો મૂક્યા છે રૂપકો મૂક્યા છે કોઈ છે નહીં અને કૃષ્ણ ભગવાન છે રામ હતા રામ હતા કૃષ્ણ ભગવાન છે લક્ષ્મણ છે રાવણ છે શ્રી કૃષ્ણ પૃથ્વી પર આ ત્યારે થયા કે પેલા હતા આ શ્રી કૃષ્ણ પૃથ્વી ઉપર આવ્યા ત્યારે જ ત્યારે થયા કે એ પહેલા હતા કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન આ સમય અનાધિકાર થી તો એ અનાધિકાર થી હતા સમજો ને તે આ કૃષ્ણના અવતાર પર પોતે ગુલાબની કળી તરીકે જન્મ્યા અને ફૂલ તરીકે પૂજાલું પડે ખીલેલું ફૂલ નતું કોઈ કાળનું એ કૃષ્ણના દશામાં ખીલેલું કેટલું કેટલું તે પાંચ પાદળી ઓછી વાસુદેવ ભગવાન કેવાય શું કહ્યું હવે હવે ફૂલ દશા થાય છે તીર્થંકર ભગવાન છે ભગવાન એમના મધર દેવકી તીર્થંકર ભગવાન અરે બલરામ એમના ભાઈ બળદેવ કૃષ્ણ તીર્થંકર ભગવાન અને તે રાવણ એ રત્ન તીર્થંકર રાવણ તીર્થંકર કૃષ્ણ ભગવાન એ જો પરમ તત્વ નો આવિષ્કાર હોય તો આપણે કૃષ્ણ ભગવાન ને શા માટે ભજીએ છીએ કારણ કે તો માત્ર પરમ તત્વ એક આવિષ્કાર જ થયો છે જયારે મૂળ પરમ તત્વ જુદું છે આમ તો આપણે તો શ્રી કૃષ્ણ માં મને બેસી ગયા છીએ જો કૃષ્ણ ભગવાન એ પરમ તત્વ આવિષ્કાર હોય તો આપણે કૃષ્ણ ભગવાન કેમ ભજીએ આપણે તો શ્રી કૃષ્ણ શરણમાં લઈને બેસી ગયા એના કરતા પરમ તત્વ ને કેમ ના ભજીએ એમને પરમ તત્વ ને કેમ ના ભજીએ કૃષ્ણ ભગવાન જો પરમ તત્વ નો આવિષ્કાર હોય તો પરમ તત્વ એટલા જ માટે કે પરમ તત્વ અરૂપી તત્વ છે એટલે કૃષ્ણ ભગવાન તો જ્યાં સુધી કૃષ્ણ ગયા છે ત્યાં સુધી તમને હેલ્પ થાય ને અને જ્યાં સુધી પોતે ગયા છે ત્યાં સુધી તમને એમને ગાડી પર બહાર દે પછી વાંધો છો આપ અને પરમ તત્વ અરૂપી છે એ તો કોઈ જ્ઞાની પુરુષ મળે અને સાક્ષાત્કાર કરી આપે અને પરમ તત્વ નો અનુભવ કરાવડાવે સાર થાય તે ચાર વેદ ભણે તો ભણે આ વેદ ત્યારે ભણ્યા પછી વેદ itself બોલે છે this is not there this is not there આત્મા હોય કે આત્મા વેદમાં હોય તારે પહેલા સમજવું જોયું હતું માથાકૂટ કરીએ પહેલા સમજવું જોયું કે વેદમાં આત્મા ના હોય સમજ ને વેદ શબ્દ શબ્દરૂપ છે અને આત્મા શબ્દરૂપ નથી શબ્દો સ્થૂળ હોય આત્મા સૂક્ષ્મતમ છે એટલે એમાં હોય નહીં સમજો ને એટલે વેદો એ કહ્યું કે ક્યાં હોય આત્મા ખોટું જ્ઞાની કે જે વેદના ઉપરી છે શું છે એ તને કે છે ધીસ ઇઝ ધેટ અને ધીસ ઇઝ ધેટ કે તો કામ થતું બુદ્ધો કહે શૂન્ય રીતે જ આવે બુદ્ધ ભગવાન જે શૂન્ય કે છે તે જ આને બુદ્ધ ભગવાન જે શૂન્ય કે છે તે જ આ ને આજે તમે પરમ તત્વ ની જે વાત કરી કે પરમ તત્વ એ જ શૂન્ય એવું બુદ્ધ ભગવાન કે છે પરમ તત્વ બુદ્ધ પામ્યા નથી બુદ્ધ પામવાની તૈયારીમાં છે પણ બુદ્ધ પામ્યા નથી બુદ્ધ ને બોધિ જ્ઞાન થયું હતું શું થયું ચલો ને બુદ્ધિ બુદ્ધિના સંપૂર્ણ ટોપ ઉપરની લેયરમાં હતા એ બે જ પગલો આગળ મૂકે એટલે જ્ઞાનમાં અભ્યાસ થઈ પોતે અને સંપૂર્ણ દશા ઉત્પન્ન થાય એટલે એમની ટીકા કરવા જેવા નથી પણ એ પોતે આજે પામેલા નથી હવે પામે એવા નથી છે બરાબર એટલે એ આત્માને એમને વર્ણન કેવું કર્યું કે આત્મા ખરી રીતે કેવો છે સનાતન છે ઇટર્નલ છે કેવો છે જૈનો એક્સેપ્ટ કર્યો સનાતન ઇટરનલ વેદાંતે એક્સેપ્ટ કર્યો સનાતન ઇટરનલ એમને એક્સેપ્ટ ન કર્યો એમને ક્ષણિક કર્યો શું કહ્યું એટલે હજુ જાણવાનું બાકી રહ્યું તો સમજ ને એ તો જાણી છે આપણે એમને ટીકા ઉતરવા જેવું નથી બહુ ઊંચી દશા ઉપર જેને થોડોક જ એક બે અવતારમાં તો પરમાત્મા થઈ જાય સમજ ને એમનું તત્વજ્ઞાન બુદ્ધ છે એમ કહેવામાં કારણ કે બહુ પ્રખર પ્રખર પ્રખર બુદ્ધિશાળી શંકરાચાર્ય થઈ ગયા પ્રખર બુદ્ધિશાળી હોય શકે આક્ષેપ એનો શોભાનો નથી ગણાતો પ્રચ્છન્ન બહુ હોવાનો આક્ષેપ એના માટે શોભા શોભાનો નથી ગણાતો કે આ જે આક્ષેપ છે એમને પ્રચ્છન્ન બુદ્ધ કયા પણ તે એમના માટે શોભારૂપ નથી ગણાતો એમના માટે શોભારૂપ નથી એમ એ પછી શોભારૂપ તો આપણને જે ઠીક લાગે એ આપણે કરવાર્નામેન્ટલ કરવું પાર્લામેન્ટલ પર જે લોકો માનતા હોય તે આપણે સત્ય ના માનવું નહીં માનવાનું આપણે માનવાની જરૂર જ નહીં આપણે જેમાં ઊંડા જાણતા ના હોય એને માનવાનો છો બાકી પ્રખર બુદ્ધિશાળી થઈ જાય પ્રખર અધ્યાત્મ બુદ્ધિ એટલી બધી સખર છે ન પોતે વાત અને નાની ઉંમરમાં પૂર્વના મહાન યોગી પુરુષો બધા જન્મ લઈ પછી નાની ઉંમરમાં અને અમને સંપૂર્ણ પુરુષોત્તમ થયા કારણ ભક્તો નું કામ એવું છે હવે રામ મોક્ષે ગયા છે એટલે સંપૂર્ણ થઈ ગયા છે અને આ જ મર્યાદામાં છે એને અમને છે તે મર્યાદા એમને બનાયા એટલે ભક્તો હંમેશા એમના તરફી બોલે ન્યાય ના હોય અમારા ભગવાન તો હે મરી ગયા પછી તે ને તે ટાઈમ સુધી રહ્યું કે અજવાળું અજવાળું ને એમને ખબર નથી કે મરી ગયા પછી બળદારી શી દશા થાય છે ડોક્ટરને પૂછે અમેરિકા હા વધતા જ્યાં સુધી મેં આત્મા છે ત્યાં સુધી તે જબરદસ્ત હોય આત્મા નીકળી ગયા લોકો બધા ભક્તો આવું ગા ગા કર્યા કરે કારણ બધું હા વાંધળા મુવા હોય કેવા ભક્તો આપણા દેશ નો આ એક રોગ છે આપણા દેશ નો આ એક રોગ છે જેને ભક્તિ કરતા રંગ લાગી જાય એટલે હું તો બધા કહી દઉં કશું બોલશો એવું કહી શકાય ને મારી બધી મૂર્તિઓ મૂકવાનું કરે મૂર્તિ હું લખી દઈશ આટલી બધી મૂર્તિઓ છે અને મારી મૂર્તિ શું કરું એ ઠેકાણે શંકરના મંદિર જૂનું હતું નવું બાંધવાનું હતું એક વડીલ મિત્રે મને કહ્યું કે અમે ફાળો ઉઘરાવીએ છીએ તમે થોડા પૈસા આપો હું પૈસા આપું પણ મંદિર બાંધવા માટે નહીં મંદિર નહીં બાંધવાનું જો બાંધણી આપો તો આપો કારણ મંદિર એટલા ઝડપથી વધે છે અને એટલા જ વહેમ એટલા જ બહાર ફેરાય છે વડે બહુ ગુસ્સે થઈ ગયા એમની પાસે એક વડીલ જે તો આવ્યા છે એક શિવ નું મંદિર એનું જીર્ણોદ્ધાર કરવા માટે કઈ ફાળો લેવા માટે ને એમણે એમને કહ્યું કે તમને હું પૈસા આપું પણ એ મંદિર ને બાંધવા માટે નહીં પણ એને નહીં બાંધવા માટે આપવું કે કારણ કે એટલા બધા મંદિરો વધતા જાય છે અને લોકો માં પછી બાંધણ આકડી ને બધું બહુ વધતું જાય છે એટલે પછી ભાઈ પડા પેલા ભાઈ બહુ ગુસ્સે થઈ ગયા એમની પણ એવું ના બોલ્યા તો નહીં બોલતી એમ કરી લીધા લીધી બાંધ્યું પૈસા નહીં ના આપ્યા પણ મંદિર બાંધ્યું એમને આપ્યા નહીં પૈસા પણ મંદિર બાંધી બંધાઈ ગયું ધાર્યું હોય ને અમે જે ધારા પર ધોકો મારીએ કે બધા થાય સાહેબ સાહેબ પૂછે છે કે સાચો પ્રશ્ન કોને કહેવાય સાચો પ્રશ્ન કોને કહેવાય સાચો પ્રશ્ન જે પૂછવા ભરી ભરી પૂછવું ના પડશે જે પૂછ્યા પછી ફરી પૂછવું ના પડે Thank <laughs> મેં આપ્યો હતો બારમાં ખુલા રાતે જાય સ્ટેશન હોય જાય શું કહે? આ તો ટેપ રેકર્ડ આવે. પ્રશ્ન શું કર્યું, હો? કોનો છે આ પ્રશ્ન ભાઈ લાવજો ને ભય વાળો પ્રશ્ન જે છે ચિઠ્ઠી કોને મોકલાવી? જે હોય તે ભાઈ આવો. આવો. હા. શક્ય જ છે. કોઈ જગા કે આવો. ઘણી બહુ શક્ય છે. ભોગમાં રોગ નો ભાઈ બધા ભોગ ભોગવીએ ને એ ક્યારે શું રોગ થશે કુલ માં ભ્રષ્ટ થવાનો ભાઈ જો કુળવાન પોતાની જાતને કુળવાન નો બંધ રાખશો તો ક્યારે ભ્રષ્ટાચાર થઈ જશે કહેવાય તો છોકરો દારૂડીઓ પાછો કે છોકરી છે બીજી રાત નો પાણી ગઈ તમે ને કુળવાન તો કુળ ની બહુ રક્ષા કરવાનો પ્રયત્ન જે વખતે એ હતું જેને કુળ ને માટે મનમાં ના રહેવું જોઈએ આ ભય પડે છે કુળ કુળ ના ઉપર જેનું વધાર છે કુળમાં જ જેનો વધાર છે એને ભય છે શું છે ધનમાં રાજા નો ભાઈ શું કરોડો રૂપિયા ભેગા કરો તો ક્યારે રેડ પડશે રેડ સાહેબ આવ્યા નથી કે ક્યારે રેડ કહેવાય એને બીજો બીજો હોય ને મારા લાગ માં આવે એને સીધો કરી મારા જેમ લાગમાં ખોરે જ નહીં બળ ના હોય લાગ માં કોણ ફરે ના દિવાળી એવી વાત હતા આ લોકો વિચારી વિચારી બધું લખેલું આ રૂપમાં જરા જરા નો ભાઈ લોકો પાણી ઘટે આમ ફરો તેમ ફરો એને સમજણ પાડું છું જે ગઈ થઈ જાય કેવી દેખાય છે તમને કલ્પનામાં આવે છે એ વસ્તુ તેરી રહેવાની છે અને ઈતરી છે એના કરતા જે હોય એ આવો ભાઈ સ્ત્રી તરીકે આવો ભાઈ પુરુષ ના હોવો જોઈએ અને જો અત્યારે પાક કરી છે તો જેમ જેમ અંગ ભંગ ફેરફાર કંટાળો આવે પછી કહેવાય નહીં કહેવાય નહીં અને સ્ત્રી તરીકે છે ને ગઈ પણ છે તો અસ્ત્રી અને જોવાની અસ્ત્રી પુરુષ ના હોવો જોઈએ એ રીતે કર્યું શું ખોટું ઘણી બધી મુશ્કેલી મુકાય છે લોકો આમ કરો તેમ કરો ભેસ ભેસ શું ભાગે છે એ પણ એ સ્ત્રીઓ એવું કહ્યું હતું હા આમનો દોષ ને જીવ એમના એમનો વખત આવે છે અને સ્વયં વરસ હું પાઠ કરું તે ખરો અને બધા મનમાં હું પાસ થયું ત્યારે હું પાસ થયું આમ ચોપડું કર્યું તેની સમજી જાય કે ચોપડા જેવો છે ના ના પછી એમાંથી એકાદ પાસ કરે એ ઋણાનું બંધે પછી એ ચોવડા જેવો દેખાતો ઋણાનું બંધે ત્યાં ના બીજા બધા ડિસ્કેરેજ ઘેર જાય અરે ભરી પ્રભુ જીતતા નકર બાવો થઈ જશે લીલામ લીલામ માં વેચેલો આ લીલામ કેવાય ભાઈ લીલામ ના કેવાય શું થયું મારું ગોળ પાછું એના ઘરે બાવા થઈ ગયા શું કર્યું એ જે રાજાઓ નું વર્ણન કરવા માટે પાછા વર્ણન કરવા માટે પાછા એના માણસો જોડે રાખેલા હોય પછી એ શાકભાજી પાક કરતી કર્યા કરે આ તરબૂજ નું હોય આ તરબૂજ સારું નથી આ તરબૂજ ગમે આવો પાછો આવ્યો શું પાછો આવ્યો છે અને મૂછો મૂછો કપાઈ આમાં આમ કરી કરી કરાય કરાય કરે અને લીંબુ હોતો પડે પાછો આવે એટલે સ્ત્રીઓએ કરવા બાકી રાખી આ બબુ ચોખા નું મુરત બનાવેલા તારે બબુ ચોખા ફરી સમય બધા થવા તારા પછી શાસ્ત્ર માં વાત ન ભાઈ તો શાસ્ત્ર ભણ્યો નહી એટલે બીજો કે એ શું શાસ્ત્ર કાય છે શાસ્ત્ર હું જાણું છું બાર બાર પાછા શંકરાચાર્ય પેલા બીજા બાજા હતા મંડળ મિશ્ર મંડળ મિશ્ર એવા બાજા હતા એવા બાજા હતા બધી વસ્તુઓમાં જ્યાં વાદ હોય ત્યાં કોઈ પણ જાતનું જ્ઞાન નથી ખાલી અહંકાર જ છે અહંકાર નું લડી છે વાદ ના હોય સાચા જ્ઞાનમાં વાત ના હોય વિવાદ ના હોય શું કહ્યું વાહ શાસ્ત્ર માં વાત નો ભાઈ ગુણ માં ખર નો ભાઈ અને ક્રાયામાં કૃતાંત કાળ નો ભાઈ શું કેવા મારે મરણ નો કૃતાંત વૃતાંત એટલે મરણ કે મરણ મરણ કાયામાં મરણ લોકો ને અને ગુણ માં ખળ લો ભાઈ ખળ એટલે પેલા દુષ્ટ માણસ આ દુષ્ટ માણસ નો ભાઈ સમજો ને દુષ્ટ માણસ ખળ ખળ ખળ એટલે દુષ્ટ માણસ એમ સર્વ વસ્તુઓ મનુષ્ય માટે જગતમાં ભયવાયું છે માત્ર વૈરાગ જ ભય છે કઈ રીતે વિસ્તાર પણ વૈરાગ જ જગત આ સમજતું નથી વૈરાગ ત્યારે કહેવાય તે સમજતું વૈરાગ નો સાધનો જોઈએ શું ગમતી વખત કોઈને વૈરાગ ના આવે બરોબર ને પણ સંદાસ જતી વખત વૈરાગ આવે જરા વૈરાગ આવતો હતો નું તે આ લોકો શોધખોળ કરી અને પેલા સંદાસ બનાવ્યો વૈરાગે આવતો તો સંદાસ ઊંઘ જ નિરાશ ઊંઘ જ નિરાશ કારણ કે પાણી દબાયું ક્લિયર રસોડા રસોડા કરતા ચોખ્ખું દેખાય ઊંઘ છે ત્યાં આગળ એટલે વૈરાગ જયારે આવતો હતો તે ઉડી ગયો એટલે આ સંદાસ વૈરાગ ના વિરોધી છે એટલે એક માણસ કે જ્યાં આટલા બધા દુઃખમાં સી રીતે રહેવું એટલા દુઃખ નથી યાર મારનારા દુઃખ છે આપડે મ્યુનિસિપાલિટી કે વડોદરા મ્યુનિસિપાલિટી ઓર્ડર કરી દે ગવર્મેન્ટ નો ગવર્મેન્ટ નો ઓર્ડર લઈ કે સાઈન તરફથી સંદાસમાં કોઈ જવું નહીં બધા દુઃખ મળી જાય એટલું દુઃખ રહે બધા દુઃખ આપડે કઈ કજુ બીજું કઈ દુઃખ આટલું દુઃખ કોઈ દુઃખ આ નથી માટે આ દુઃખ એટલે એક સુરો આલુ પર બે સુરો જોઈએ જ છે એક સુરો બે સુરો જોઈએ જ આ લોકો દુઃખ જોઈએ જ અમને આપે દુઃખ હોય ગાય લોકો બે સુરો કરે છે અને પછી ગાયન ગાય છે પાણી પાણી પાણી બીજા કઈ દુઃખ તક ના શાકભાજી બાકી એ નહીં હોય તો ચાલે પણ આ નહીં ચાલે બધી રીતે થાય ને તેનું આ દુઃખ છે રાખવું છે ટેબલ ફર્સ્ટ ક્લાસ અને બધી તૈયારીઓ ખાઈમાં બધું પીએ છીએ પછી ધંધો મળે તું અક્કલ વગર નહીં આ અક્કલ નો કોથળો મા પણ આ કેરીઓ લાયા હતા આ પહેલો જ બગાડ્યું આ કેરીઓ ટેબલ પર લડે હું આ ભોગવતો નહીં આવતો પેલા તું ભગવવું જોઈએ ના ભગવવું જોઈએ પહેલા બીજું લોક નહીં ભોગવતા એવું તમે જોયેલા નહીં જોયેલા નહીં હું તો બધા જોઈ આવ્યો આજકાલ વગર નહીં શીખે શું કે પેલી નહીં ખોરે જ પછી એ મોટું પહેર તો પેલી હે ને પ્રભાકરજી આવવાના છે મને કહેતો હું આવી જ કહે કઈ તારીખ કઈ નથી એટલે વિચાર તો બધા આવરા આવરા બધું ભર્યા હોય ને એવો નીકળ્યા બીજું કોઈ ધર્મ કોઈ કરતો નથી ને ધર્મ ખીજવાય ને જયારે કામ ના થયું હોય મારાથી મોકલ્યું તારે ખીજવાય તારે બોલે એક જ કે ઘરમાં આપડે આખો દર કામમાં છૂટાતો હોય પણ મિલ પાવર એવો હોય કે અહીં દાદા પણ જ હોય તો આ એનું કામ કર્યું કેવાય પેલું ના કર્યું પડી ખબર ને ખુલાસો થઈ ગયો આર્થિક પીડા વળી છે આ મારું આ મારું જ્યાં સુધી છીએ ત્યાં સુધી પછી આપણું નહીં એટલે જે પારકી વસ્તુ છે આપણે વાપીએ માટે કે આપણે વાપરી છે એને વાપરી હોય ત્યાં સુધી પોતાની માલકી નહીં તો તમે જમીને માલકી ગણી મંડાળ ગામે માલકી ગણી મંડા ગામે મંડાળ ગામે બહારું ના હોય અમારું ગામ મંડાળ કે બધી ભૂલ જ હતી ભૂલ ભાગે તો પરમાત્મા થાય માણસ તો ભૂલ ભાગે તો પરમાત્મા આત્માનો પરમાત્મા થઈ જાય ભૂલ ભાગે લીલું મરચું ખાતે કઉ છું ઉધરસ સારું કઉ છું પ્રકૃતિ છે ખાધા કરે નહીં પ્રકૃતિ ખાય છે ને આપડે આ તો આપડે વચ્ચે ડાફળ કરીએ ખાલી વચ્ચે ડાફળ કરે મેં ખાધું એટલે વિરોધાભાસ થઈ જાય પ્રકૃતિ નો સ્વભાવ છે ઉધરસ થવું તે સ્વભાવ છે મરતો છોડી દેશે ફણ છોડે મસ્તી છોડે છે કેટલી ચીજો છોડવાની તારે આ દાઢી દાઢી ચલાવે છૂટી છૂટતી જ નહીં છોડ છોડ છોડ કર્યા કરે मेरा बॉडी है ये मेरा है तो बोलता है माय माइंड मैं माय माय करता है कौन है तो बोलता है तो शक्ति भगवान का शक्ति बोलता है भगवान का शक्ति बोलता है शक्ति शक्ति बोलने की कोई ताकत है नहीं भगवान में भगवान में बोलने की कोई ताकत है और अनंत शक्ति वाला है भगवान मतलब बोलने की ताकत नहीं बोलने का जो गुण है ना वो तो जड़ का गुण है चेतन का गुण है कभी अशांति देखा था अशांति कभी देखा था शांति तो जीवन में शांति शांति है सारा जीवन अशांति अशांति है क्या गुना किया गुना नहीं हम लोगों का पिछले साल दो लड़कों का डेथ हो गई गुना कोई नहीं पर पिछले साल दो लड़कों की डेथ हो गई थी उसका तलाश करे क्यों भेजता है कि हम हमने तुम्हारा क्या खराबी किया वो कहते हैं हमारा भाग्य है हमारा कर्म है ऐसा जानबूझ के तो हम लोग और दिया था ने दिया था ना हाँ? वो लड़का जो दिया था तो भागने दिया था जिसने दिया तो था भाग्य से मिला था हाँ। जिसने दिया था उसने ले लिया अपने क्या हमको हमको दो दिया था हाँ। इसकी चिंता मत करो इसकी अशांति मत रखो दूसरा आवे ऐसा रखो बोलो नी वो जिसका हिसाब पूरा चुकते हो गया वो चले गया दूसरा हिसाब वाला आएगा दूसरा हिसाब वाला आएगा अभी अभी है कि नहीं एक लड़का है तो आपने समझ जाना है कि आपने कुछ भूल किया है इसका भूल अभी भूल नहीं करने का आदमी आपने कुछ भूल किया है इसका ऐसा प्रारंभ आ गया जानबूझ के तो कोई गलती जानबूझ के कोई गलती नहीं किया है जानबूझ से नहीं अनजान में होती है अनजान में होती है अनजान में होती है क्या मालूम कब किया होगा नहीं उसके लिए माफी मांगने का रोज भगवान की हाँ, हमने जो जो भूलो किया है इसकी माफी मांगता हूँ हाँ। तो दो बेबी है हाँ। कितना भाग्यशाली आदमी तो दर्शन किया है कितना भाग्यशाली आदमी है यही बोलते अभी ये कुशल रहे वो गया नहीं वो हिसाब चुपते हो गया तो उसकी नहीं इसकी तकलीफ मत करो ना उसकी अशांति हो जाएगा तो उसको आत्मा को नुकसान हो जाएगा समझे ना तो ये बोल रहे का भगवान उनका अंकमा को शांति हो जाओ कैसे बोल उनका बच्चा को और नाम भी देगा हम हम भी उधर से शांति भेज देंगे नाम भी हम भी भेज देंगे इतना ही करने का शांति भेजने के और आप खुद का खुद का पहचान देते है नी खुद की पहचान चाहिए ना आप तो अपना काम है आप हाँ। खुद को तो जानते नहीं आप कौन है ये मे, मेरी बॉडी ये मेरी बॉडी है ये मेरा ये है ये मेरा माइंड है मेरा बुद्धि है मेरा इगोइज्म है तो मेरा मेरा करता है कौन है इसमें मैं कौन है ये तो तो क्या जानते नाचीज है हम जानते नहीं है શું નામ કે છે नारायण तो अब नारायण है तो नारायण खुद नहीं है ये बोलता है कि मेरा नाम नारायण है। वो जो बोलता है ये मेरा नाम भी मेरा ये कौन तो नहीं वो तो दिया वो जो बोलता है वो कौन है अंदर ये बोलता है कि मैं ये मैं हूँ ये वो मैं कौन है मैं कौन हूँ ऐसा रियलाइज तो करना चाहिए वो जानना मैं कौन हूँ ऐसा रियलाइज करना चाहिए कि नहीं हाँ। શાંતિ રહે ને કોઈ ઠામ ઠામ પડે ઠામ પડે છે ગુજરાતી ભાષામાં કહે છે ને ઠામ પડે તો ઠામ પડે નહીં ત્યાં શાંતિ રહે ને કામ પડે નહીં પોતાનું કામ મળે નહીં બધા શીખ્યા મળે નહીં માર્ગ મરી જવો જોઈએ માર્ગ મળે ભલે પછી લાખ ભાઈ લો હોય તો મળે નહીં તો હજી ગુંચવાડામાં સીધ આમ ગુંચા કરે આમ ઊંચાય તો ગુંચાય આમ દે અને શાસ્ત્ર કરે શું કહ્યું વિમૂળ દશા બીજા ફેર તો થયેલા જ છે પણ નથી વિમૂળ શી મજા આવતી જોઈને ચાકી છે બધા તમને કેટલા હતા તો જઈ થયા છે કેટલા વખતે આખતા એક કર્યા કરતા વેદાંતિ થયા છે ચાક ચક્કર કરવું એમનું એ જ ને માર્ગ તો બેને હરભો ને આ બધું ચીજ આવે છે પેલો વિચાર ફેર નથી પાડ્યો બંને માર્ગથી આવી સંકેત પામે છે ત્યારે એક સ્ટેશન બતાવી ભેગા થાય આપણા લોકો બધે માર્ગ પાડ્યો પાડ્યા વિચાર કહ્યું બંને થી આવે છે આમથી આવે છે આમથી આવે છે ડેવલપ થઈ દ્રષ્ટિ ફેરફાર થઈ પોઈન્ટ જુદા હોય તો જરા જુદા જુદા દેખાય પણ તે બધા એક થઈ જાય માર્ગ પામે તો વાર લાગી ગઈ ને સો ટકા <laughs> એકત્રીસ બાર ત્યાંસી થિયોસોફિકલ સોસાયટી હોલ બરોડા સાંજે ભૂમિયાની માર્ગ નો ભૂમિયો ચાલુ ચાલુ હું અહંકાર વસ્તુ છે કે અહંકાર બધા ભાને રૂજાઈ જાય ભાને રૂજાઈ જાય હા રૂજાઈ જાય સ્થિરતા રહેવાનું સાધન જ નહીં બહુ બહુ ઉપાધિ શાંતિ અશાંતિ અશાંતિ કારણ કોઈ એકતા કોઈ જોડે કરે નહીં એ પરિવારે બધે જુદો જુદો રે જુદો રે જેઠાઈ જોડે જુદો છોકરા જોડે જુદો બધા જોડે જુદો રે એટલો બધો હોશિયાર હોય હોશિયાર કેટલો બધો હોય એના કરતા બોલા એક રીતે ચા પાણી ભેગા પીએ બહુ પાડી પણ મેં પૂછ્યું છે ક્યાં આધાર તમે જીવો છો કયો આધાર કે એ તો મને ખબર નહીં પડતી તમને એક આધાર છે બહાર નીકળી આ બધા નથી તે પણ હું તો ઇમેલ માલિક એ અહંકાર મારો દિવસ એટલો જ અહંકાર જો અહંકાર કેટલો બધું પામ જીવાડે ગમે એટલા ઘા પડ્યા આ બધા ઘા પડ્યા છે મારે પચાસ ઘા થયો પણ અત્યારે બે પગ નો રાજા તું કેવો એ અહંકાર જીવાડે અહંકાર કામ કરે છે થોડી અહંકાર સુખે બહુ છે એ બધું લોન ઉપર નું સુખ છે લોન હા પેમેન્ટ કરવું પડે ને જય પણ દાદા આવી વસ્તુ ના મળી હોય તો અહંકાર કાઢીને કરે શું એ અહંકાર ના કરે શું કરે હા આવી વસ્તુ જો ન મળી હોય તો અહંકાર વગર તેનું ચાલે કેવી રીતે કાઢવું શું કરે અને તે પોતે કરતા છે જ નહીં સંસારી રીતે છે તે કરતા નથી સંસારી દશામાં ભ્રાંત દશામાં જરાય કરતા નથી એ કરતા એ માને છે તે જ ભ્રાંતિ છે કરતા ક્યારે થાય છે પુરુષ થાય અને પ્રકૃતિ નિહાળે ત્યારે કરતા થાય ત્યાં સુધી કરતા થતો નથી માને છે માનવા થયા ઈજા બંધાય હું કરતા છું આ બધું હું કર્યું કરતા પર ભાવ ન કરતા થયો તે થયો નથી માને છે કે બધું હું કરું છું આ મંદા પટેલ તો એટલું બધું માનતા હતા બધું હું કરું છું હું કરું છું પછી આવ્યું બધું હોમ છું બધું કર્યાનું ફળ ખાવા ના બેવા દે દાદા એ બધું ઉચકીને ફેંકી દીધું દાદા એ બધું ઉચકીને ફેંકી દીધું પુણ્ય તમારી દાદા ભેગા થયા છે આગળ પાછળ હોતું જ નથી આ તો અહીં બેસીએ એટલું જ છે પેલા બધા મને કે અહીંયા આવો તો મારે અહીંયા આગળ પાછળ મોડા આવીને આગળ બેસી જવું સભ્યમાં ના કહેવાય મોડા આવીને આગળ બેસી જવું એ સભ્યતાનું લક્ષણ ના કહેવાય બરોબર કે જ્યાં આપણે કમાયા છીએ પણ આ કમાયા નથી મારે એમને કમાવા દો એટલે એ બધા શું કે આપડે કમી બેઠા જ છીએ માટે તમને આગળ બેહાડે